થયેલી અસર તેર નીકળી જાય આમ શરદી નું હોય કે ગરમી નું હોય શરદી ને લીધે કે ગરમી જગત ગરમી છે અમે ત્યાં દીકરી એનું જગત આખું ગરમી કે ડાક્ટર શું કાઢે છે એમ

સમજાયું છે એટલે અમે એવું ના પડશે બહુ આરામથી જાય પંદર થી પંદર જાય નીકળી જાય સાહેબ સો કરોડ થયું કુડા બે થઈ ગયું

કે મંદિરો અને બહુ પ્રાર્થનાઓ કરી પણ મારું જતું નથી મોટા મોટા સરસ ઉનકી આજ્ञा निकल जाएगा विदिन नो બધી રાખે તો આજ્ઞા આજ્ઞા શબ્દો અમારા ચાલે છે પછી એક જાતે કહેતું કલાક બગાડી That is good. Uh, we had talked about this data. You see, that time you told that I will try my best to get right. topic. But he issue is that that's why I was not paying attention to that. I was thinking, he was thinking that you will be able to get rid of it. But now he says that it, I will give you special kuta on you and give ajna. And we saw all what's involved. So you decide. Guys, I'm going તો કહી દેવું રાધે દાદા ને આજ્ઞા થઈ ગઈ ઉલ્લંઘન ના થાય or as some friend or towards that thing you, you have to tell Radhe you shouldn't you shouldn't do that because that it is Dada's Anya you shouldn't break Dada's Anya ઉલાઈશ કે છે દાદા આપની આજ્ઞા ઉલાઈશ કે છે આપજો હિન્દી રાઈટ ના દાદા શું વાર થયો છે સોમવાર છે દાદા મંડે મંડે According to two halves. Let it But don't break this agla. He says that it, it, it will happen. He will obey. You will obey his हाँ ऑन सेइंग दादा भगवान मुझे आज्ञा दीजिए कि हाँ, कोई भी हॉट ड्रिंक को आज कभी टच ना करो ऐसे मुझे आज्ञा दीजिए मैं आज मैं आपके पास से आज्ञा ग्रहण करता हूँ कोई भी इंटॉक्सिकेटिंग थिंग मैं आपसे नहीं लूँगा अरुण तक तो कोई नहीं तो कोई को मुसलमानों के समझ મુસલમાનો ને દાળો ફોટો પડ્યો ને તો જમીન એટલું ખાઈ નાખવાનું આજ્ઞા मुसलमान लोग को कोई टिपा भी पड़ते अचानक जला देने का डाल देने मोहम्मदन આપણે એટલે આજ્ઞા આપી મને લાગતું કે ધીમે કરાશે પણ નહીં થયું અમુક લગા કે નીકળે નિકાલા નહીં લાગે તો આજ્ઞા દિયા આઈ ટ્રાઈડ પણ નહીં નીકળા હવે હેલ્પ કરશો અમારું વચન તો હેલ્પ કરશો મેરા પાવર મેરા સ્પીક નો આઈ ડોન્ટ વાન્ટ નો દાદા આગળ થઈ જઈએ એટલે માય વેઇટ એટલે હું ઘણા વખત થી આ દિવસ ની રાહ જોતો હતો નહીં પણ એ દિવસ અમે આપીએ નહીં જલ્દી ના આપી કેવા જલ્દી નીચે નહીં દેગા ઉસકા ભી ટાઈમ हो કોકના જાતો વો કોઈ વેરી હાર્ડલી સમજ જશે જલ્દી મરે નહીં કે તો એ જાણવા લાગ્યા તેરી કોઈ ફોર યુ ઓન્લી ફોર યુ હેલ્પ સમજુ પાડી ગયા કોઈ હોય જ નહીં હા તો તમને એ સમજાય ના શકે નિર્માણ સમજાય ના શકે તો પછી સમજાવવા માટે કહો કહો અમદાભાઈ હમ લોગ ના ના કેવું ખુશ થાય આ બધું ભેગું થયું એટલે આ બધું ફોન છે રાજા થયો રાજા ના હોય તો કારગું નું કામ કરે રાજા રાજા આવી જાય એમને આવડી ને એના મનમાં ભાવ એવા હોય ભાવ એવા તો કોણ તો થાય મન વાગરે જેવો થાય ના થવા ના ખવાય દાદા એક નાનપણથી એક એક સ્વભાવ એવો હતો કે એક એક રોટલો હોય તો બધાને વેચીને ભાગ પાડતા અને પોતાનો નહીં મળે તો પણ તેની ચિંતા નહીં કરતા દાદા છોકરાઓ તો ખેતી હોય મોકલા નોકરી લોકો આટલું આટલું કરીને નોકરી કર્યું શું કે તું રાડ કે તું રાડ શું દેવી આ તો મહાત્મા સેવા કરવા મળી હવે તો આમ કેથી મળે નહીં નહીં ભૂલ જાય ગયું નટુબેન હા જય કિશન જય કિશન મારે તો ઉત્તર થી કે આ છોકરો મારો ખરાબ છે ને એ નથી એ સારો છે પોતાની દ્રષ્ટિએ આપડે આપડી દ્રષ્ટિ દેખાય છે ચેપ્ચર પર ઠીક છે ના બરાબર નહીં તું મળે આ પછી વાત ના કરે કરવાનું પોતાનું સતત રાગે પડી ગયું બહુ થઈ જાય નહીં છોકરાઓ આશ્ચર્ય નોકરી કરતો હોય ને તે હાથે કકડાટ કર્યા કરતા પૈસા નો પગાર જમીન બે વાર કે કાપ્યું નહીં કહ્યું હા ના પાક્યું તો જલેબી કહેવાય Thank <laughs> <laughs> you. બાબુજી ચાર આપે એવો હતો રમેશભાઈ ખરા ને દાદા ઘરમાં હા દાદા જોડે રહે છે ને ખાઈ નિકાલ કરે છે સંભાવના નીકળવા તો જામી જાય તો જમી રહ્યો Thank you. સવાર બધું ભાઈ દાદા હો ને ભગવાન ભલે હિન્દુ સવાર વાંધો આપવાની આપવાની ધંધા નહીં આપવાનું બરાબર ધંધા હોટલ વાળા લખે હા હોટલ વાળા લખે ત્યાં બહુ પટેલ ઇન્કોર્પોરેશન લખો એ ડિપોઝિટ છે હા ડિપોઝિટ આવી ને બરાબર મેં તો આપ્યું હતું તમને પહેલું ના શ્યોર છું હું બેમત છું ના ભાવના એવી ને ભાવના દુઃખ તો જોવાય નહીં કદી અત્યારે જ્ઞાની થયું દુઃખ જોવાય ને બરાબર પેલા રાખે ને જયંતભાઈ આપ્યા બરાબર તો એ પાછો નીકળશે નીકળ બરોબર ને મેં કહ્યું આવું તમે એટલે આ સાલ ત્યારે ગઈ અગિયાર હજાર કરે હા બરાબર આ સાલ મહિને આઠ હજાર હા હવે આઠ છે આઠ હજાર આઠ હજાર નવ હજાર એટલે આપેલો આપે આપવો પડે દાદા તો જોયું તો બીજો હતો મારે જાય ને મારે જાય બીજા કોઈ ગયા ને એ મારે જાય આ તો મને શું કે છે મારી પૈસા આપી દઈશ હા મારી છે ને બરાબર પૈસા આપી અને મને બીજી બહુ મનમાં આજે તમારું આખો મોડું છે ને ઊંઘ ના આવ્યું એવું રહી રહ્યું ધ્યાન જેવું લાગે આખો દાદા દાદા મને કઈ કહેવાય છે નવી ગીતા નવી ગીતા એમને ખબર પડી કે આવું છે મારા પછી ખબર પડી કે આ તો છે બધું છે ને હજી એટલે ખુશ જો ભજીયા ના બનાવે આવે એટલું ભજીયા બનાવે એમ ચાલુ આવી જાય ચાલુ દાદા અમે લોકો બે વાર જમીએ બે વાર જમીએ બે વાર જમીએ બે વાર તો બી કેમ તમે એમ કહો કે સ્ત્રીઓ આખો દિવસ ખાય તો બી આપ કેમ કઈ કયા હરેક બાજુ દીકરી કરીને અમારા ભાભી હતા ને આખો દાદા વાત કર્યા કરે અને પછી અમારે બોટાદી આવે ને મારી મને કદી ખવાતો જ નહીં અને એમને શીખવાડેલા સ્ત્રી જાતિ માંથી વિદ્યા હોય જુદું બોલે જુદું પણ દાદા ઘણી સ્ત્રીઓ વ્રત કરે વ્રત તો નિયમ કરે કે દિવસમાં એક જ વાર જમવાનું ઘણા સ્ત્રી વ્રત રાખે તો દિવસ માં એક જ વાર જમે જમે એક જ વાર જમે એ તો બહુ ખાખા કર્યું એટલે આપે હું એમનો દોષ નથી જાતિ દંડે એટલો જ છે ને દંડે એટલો જ છે ને મગલી કોર છે પુરુષ ને આવે મગલી કોર તો પુરુષ કે મારે ફરી જન્મવું નથી બાપ તપમાં જઈ જાય તો મગલી કોર આ રીતે એ નથી આવતું વૈરાગ નથી આવતું બરાબર અને એક જ મેટેલિક નું વાડ વર્ષ ગુજર માં હોય આ બધાને ફરી આ જમે બધા સ્ત્રીને ગમે ઉપર સંદાસ કરે છોકરું પુરુષે કઈ હું આથી છોકરા ના હતા મારી વાત ખરી છે ગોરી કુકરી ધંધા કરે તો શું કરે તમને લાગ્યું લાગે છે ને દાદા એ મો મો ચી તો કપડ દેખાય જ નઈ પલ્લો તો પછી આપે જારે બતાવે પછી આપે જારે બતાવ્યું મે કહ્યું થાય નઈ તો ઘડીએ પોએ બતાવે કે અમેરી જાય હા સામી જઈ જાય અરે મેં બતાવીએ તો ઘણીને થઈ જાવીએ ચીન થઈ ગઈ હા દાદા જે થી મરાઉડી આવે તમે બધી થી હો ને જે ખાનદાન હોય ને તે નિયમ મળે સહન કરે એવી હોય કપટ નો માલ ભરેલો બધો હીરાભાઈ ને કહો ને આ બધા પેલી વસ્તુ છે કે પેલું થઈ રહ્યું છે દાદા મારો પોતાનો સ્વભાવ એવો કે ઘરમાં હોય ખૂટવા આવે તે પેલા બે વસ્તુ હોય એટલે કેવા માંડું કે નથી નથી નથી પણ દાદા એ એવી રીતે એ માટે કહીએ કે ઘરમાં ખૂટી ના જાય એક લોટ ની ગુણ હોય ના હોય તો લાઈન આપી આપણને અમરતી છે દાદા હું હું જ નથી સમજતી ને એક વર્ષ ઉપર હું પોતે જ નથી સમજતી ને એક વર્ષ પર મને જ લાગતું હતું કે મારામાં કપટ જ નથી એવું કરો લખાય હું વાસલું ગયા પછી બધું ફરી ફરી આપી બીજી પગલું પગથી આવી બરાબર પગથે પગથે ઉતારી એકદમ પાડી નાખી લાગી લાગી દે એક વખત સર કરી બીજી વખત સર કરી દે સો ટકા પર ગેરંટી થઈ ગઈ તમને જાગૃતિ રાખો નિર્ભર પગથિયા ભરવા મળ્યા આવે સમજાયું તમને પણ એ સ્ત્રી ને લય બહુ પડે એ બધું દેખાય ત્યારે એ જયારે દેખાય બધું ત્યારે આક્રમણ બહુ થાય આક્રમણ પણ આવે આક્રમણ પહેલા થતી નથી ના ચાલો હું તો આગળ કરી ગયો તમે તમે કેટલા વાગ્યા સાડા દસ તેર હતા ચાલો ચાલો અત્યારે મોહી રૂપ લાગે રૂપ જે દેખાય પણ તે મોહ વાળું લાગે અત્યારે જે રૂપ દેખાય તે મોહી દે લાગે મોહ વાળું મોહ વાળું લાગે આ પેલું ત્રણ સરખું એવું કહેતા ભાગ ત્રણ સરખા ગયા છે બીજા બીજા બધા સમજે બહુ પાંચ બહુ હારી ગયા છે ગોળ મળવું બધું કહેતા હતા તમને એવું લાગ્યું હતું સમજાઈ ગયા ડિઝાઇન કરી એવું પણ એવું જ છે ને બીજો કઈ ફેર પડે લાઈટ માં લાઈટ બગડ્યું છે એ હું પૂછું અમારે ભાભી કે તમે આનો પર્સનલ પ્રભાવ થાય શકે તેલ કાંઈ નથી દસ પ્રોગ્રામ દીધો મારો આહાર ભાવ ધીમે ધીમે જાય છે બહુ હલકા દાદા બચવામાં બહુ હલકા બહુ હલકા મેળો છે આ બ્રેક છે આખા ઘઉં ને ઘંટી ના પડિયામાં સ્ટોન ગ્રાઉન્ડ વીટ છે ટ્રાય કરો શિવન કાકા કરો તમારે મને આપવું મારે તમારે ખાવાનું આપવું તાજી કોઈ જેવી ના આવે Yeah. Yeah. ઘેર બનાવેલો રૂપાળા હતા રૂપાળા રાખતા હા સાચી જુદા પ્રકારનો જુદું હોય જુદું હોય નિખાલસ સારી છે નિખાલસ છે He's talking about my father. He was 嗯？嗯。不能吗？理解。理解。 ત્યારે તો શરીર ને ભારો લાગે ને ખોરાક બરાબર ઊંઘે કર્યું ખોરાક વધારે લીધો એ બેઠું બેઠું ઊંઘ્યા જ કરે બરાબર એવું બધું રડવું શાને લીધે આવે રડવું રડવું રડવું હા તમે માલ એવો ભર્યો ના ના આપની ચરણ વિધિ વાંચતા હોઈએ ભૂલ્યો ઉપર રડવું આવે ભૂલ્યો ઉપર રડવું આવે કે ભાઈ આવી આવી ભૂલે થઈ ગઈ બરાબર એફિડેવિટ કહેવાય દાદા આ સાસુ મારે આવું થઈ ગયું છે બધું આવ્યું નથી લખ્યું તમે એવું મારે થયું છે આવું થઈ ગયું બધું સમજ પડી ને આવું થવું છે આવું થઈ ગયું રે રે રે ને તમને એવું થતું તમને ના થાય અને થાય ના થાય દાદા આપ જયારે આપણે દાદાની ચોપડી વાંચીએ કે દાદાને મોટા પોતાને સાચા દંડવણ પ્રણામ કરીએ અને એવો કોઈ પ્રાયશ્ચિત ના હોય તે વખતે પણ છતાં રડવું આવે એનું મૂળ આ જ હોય આપણા દોષો ને લીધે જ રડવું આવે બીજું શું પસ્તાવો પસ્તાવો મોટો પસ્તાવો થાય ભાઈ ખોરામાં રડવું આવે કોરું ના હોય તો પસ્તાવો મોડે કરી નાખે રડવું આવે તેને ગંભીર અસર થાય આ મોડી મોડી અસર થાય પછી આ પેપર બધે લખ્યું છે ને તે કાપીને અહીં આગળ છાપવા આપવાનું છાપવા અમદાવાદ બે બંગલા બે જણે મારે તો હું કહીએ ચાર લોકો પચાસ પચાસ માં કરે અમને તો અમદાવાદમાં છે સેન્ટર હા દાદા <laughs> કોઈ આજુબાજુ મધુકર રાંધી દરિયા ત્યાં છે ને લખનાર એ ગુજરાત બહુ મોટો સારો સાહિત્યકાર ગણાય છે સારા સાહિત્યકાર ને વિવેચક છે દાદા એટલે એને અસર કરે જયારે મુંબઈ સરકાર સારો માણસ છે નામ એમાં ચોક્કસ ભાઈ છે ગુરુ ગ્રાહક કરતા પણ તો આપણે ચોક્કસ બધું પહોંચે હું બે હમણાં લઈએ ને અમે શરૂઆત કરીએ અમારું કેવા ઓછું પદ છે પ્રોજેક્ટ છે ગુલાબી કંપની નથી તે આવી ગયું ને કેટલા જાય તરત દર ફરી ફાયદો થાય સહયોગ ડાક્ટર બધું એક સહયોગ ના બધું કામ અને ખાલી જાય અમે સહયોગો સહયોગો જોઈએ બધા કહ્યું છે હા હિંસા ના બરાબર ઓછામાં ઓછી બરાબર બરાબર બરાબર જાણતા જ નથી ને ખાવાની ખબર જ નહીં ને નહીં ખબર હોય બરાબર ચાલો દાદા એને સમજી ખરી કે તમે ડિઝર્વ કરો છો તમારે જ માટે આવું છે ગુજરાતી માં સમજી ગયો

સવાર કામ કર્યું અને ચા જોઈએ કેમ સવારમાં કાલથી તમારે ચા બદલાની ચિંતા આવવાની અમને તો ઠંડુ દૂધ ચાલે તો પ્રોબ્લેમ નાઇટ કોઈ વસ્તુ ના મળે બધા ચલાવતા શીખી જવાનું ના ના ખાલી કેવું કઈ એટલે બધું બીજું પણ મૂકી દે તારો મૂકી દેવાનું બીજું શું બીજું કરશે જ કરવાનું બધું પણ આગળ કહેવાનું એડજસ્ટ કરી લાવતા હા એડજસ્ટ કરી તો લેવાનું બીજા દાવ જવાનું આપણે બીજી રીતે ખુલતા એટલે પૂછી રાખી લઈ જાય બાકી આ કાગળ બહુ બધા અહીંયા પાછી બરાબર જ થઈ ગયેલું હા દાદા પણ દાદા પેલી દેશ કે ભૂલમાં શું કરેલું રિઝર્વેશન સેન્ટર પર ક્લોઝ કરાવી દીધેલું એને એમ કે આ બધી રૂમ તો આપણી અપાઈ ગયેલી છે ગાડીને એટલે થોડુંક એનો ફેર પડ્યો હતો આપણી ગેસ્ટ ક્લાસ છે ભૂલમાં ડેસ્ક ક્લાસ ને ખબર નહીં કે આ રૂમો આપણાથી વપરાય એટલે એને ત્યાં ડેસ્ક વેસ્ટર્ન ઉપર ક્લોઝ કરાવી દીધું કે અમારી પાસે રૂમો નથી એમ કરીને એટલે એનો થોડી બે ચાર રૂમો કઈ હશે એની કદાચ રિઝર્વેશન ની કદાચ આપણે નક્કી નથી કહી શકતા ફોન કરો ને ધ્યાન છે દાદા રિઝર્વેશન વાળો અહિયાં રોડ પર ના આવે તો બહાર થી કરાવે દાદા એ અહિયાં ના આવે બરાબર બરાબર ના ના નથી કાઢે દાદા બરાબર હા હા नहीं ऐसा होना के साथ बात करो ऐसा होना चाहिए ही चाहिए तुमको को दिल होता ही है पीने का लेकिन नहीं पीने ऐसा दिल कभी नहीं करो तुमको तो ऐसा होएगा ही नहीं कभी ऐसा दिल मत करो Display. Yeah, I will get you. કઈ રૂમ આપવાની ભૂતો જે પકડ્યા છે એમાં જે થાય જે ચાર કરા મૂકો હા ખજાના માણસ ના તો આવી નહીં સમજીને થાય તો વધારે સારું ભાઈ તારો ઉપકાર છે છોડું બહુ સારું એમ કે અને ગાળો બંધ છૂટીએ રૂમલ લાવો અમે રહીએ લોક રહેતા નથી બહુ સુંદર વાક્ય છે લોક જ્યાં રહીએ ત્યાં અમે રહેતા નથી અમે જ્યાં રહીએ ત્યાં લોક રહેતા અમારી જરૂર નહીં ને ટીવી અમારી બધું જગ્યા છે બરાબર એ ના હોય દેશમાં જોડે બધાને આવું છે ને બધા જોડે આવું છે જોડે હા બધાને આવું છે દાદા અમારે તમારો છે કેમ એને દર્શાવી ત્રણ ત્રણ ત્રણ છ સત્યાસી છ નોક્સવિલ પ્રાઇમરી માટે મારું Thank you. દાદા પણ આને સુખ બહુ વાર થાય છે આનંદ જ રહે છે હું જ્ઞાની પુરુષ છું હું જ્ઞાની પુરુષ છું દાદા ભગવાન હું નમસ્કાર કરું છું આખા જગત નો જે ભગવાન છે તે होगी ना कृष्ण भगवान को महावीर के पेट से ત્યાં તમારા બિહારી આવે ભગવાન આવો જો નહીં બોલો તો તારે ભક્તિ ના કરી તો તારે ફરી આવું મળવાનું નથી કોઈ જગ્યાએ ખબર નહીં આનંદ થયો ને આવો આનંદ દુનિયામાં કોઈ કોઈ અવતારમાં જોયો જ ના હોય નથી થઈ મિત્રનું કામકાજ જ્ઞાની પુરુષ કોણ છે તો ઓળખાણ પાડે જ્ઞાની પુરુષ હું જ્ઞાની પુરુષ છું તો ઓળખાણ પાડે આખા વર્લ્ડની ઓબ્ઝર્વેટરી આખા વર્લ્ડની ઓબ્ઝર્વેશન બધું જ જાણવાનું પડે વૈજ્ઞાનિક સાથે માગો એ આપે તમે જે માગો એ માગ માગ માગું તે આપો એવું આપ્યું અદાયબી છે ને ધીસ ઇઝ ઇલેવન્થ વર્લ્ડ ઓફ ધી સમજણ કરો છો ના સમજણ કરો હીરો હોય સમજણ ના પડે તો અંતર છે ને અને સમજણ પડે આવડી હોય એ એવું જે આપની કરુણા એવી છે આપના આશીષ સેવા છે કે અનાડી લોકો એના હૃદયમાં પણ આ ઉતરી જાય છે દાદા અને પ્રતિક્ષણ હાજર રહે છે જગતના તમામ પ્રશ્નોનું સમાધાન હંમેશા મળતું જ રહે છે દાદા કોઈ વસ્તુ નડતી નથી અડતી નથી તો અને હવે જગત ન્યાય સ્વરૂપ દેખાતું જાય છે દાદા એક ક્ષણ પણ મને પેલું વાક્ય દાદા એટલું બધું ગમી ગયેલું એક ક્ષણ પણ અન્યાય ને પામ્યું નથી એટલે જયારે કોઈ પણ એવો પ્રશ્ન જયારે આવે દાદા સર એ જ વાક્ય બોલીએ કે એક ક્ષણ પણ અન્યાયને પામ્યું નથી વ્યક્તિઓ હોય દાદા સંસારમાં વ્યક્તિઓના સંબંધમાં આવીએ જુદા જુદા માણસોના સંપર્કમાં આવીએ કે જુદી જુદી ઘટનાઓ બને તો જગતમાં તો આવું જ હોય જગતમાં તો આવું જ હોય આમ જ હોય હવે એ વાક્ય દાદા બોલતાની સાથે એના માટેનો જે પ્રતિભાવ જાગ્યો હોય એના પ્રત્યાઘાતો જેમ તાળી પાડતા હજારો પંખીઓ ઉડી જાય પંખીને મારવા માટે ગોળીબાર કરવાની જરૂર નથી એના માટે તીર કામતા લાવવાની જરૂર નથી આમ તાળી પાડીને પંખી ઉડી જાય એમ બધા પ્રતિભાવો પ્રત્યાઘાત અભાવ બધું સુન સુનાટ ઉડી જાય છે દાદા એ બહુ ખૂબી છે અને દાદા દસ લાખ રૂપિયા દાદા ભગવાન જે આવતા